મહેનત ત્યાં મોક્ષ હોય આ ચતુર્ગતિના માર્ગ બધા મહેનત માર્ગ છે જેને અત્યંત મહેનત પડે છે એ નરક ગતિમાં જાય છે એનાથી ઓછી મહેનત કરે છે એ દેવ ગતિમાં જાય છે એનાથી ઓછી મહેનત કરે છે એ તિર્યંચમાં જાય અને બિલકુલ મહેનત વગરનો મોક્ષ માર્ગ જ્ઞાની પુરુષ મળ્યા પછી તો મહેનત કરવાની હોતી હશે એ તો જ્ઞાની પુરુષ જાતે કરી આપે આ દાળ ભાત રોટલી મહેનત કરીને કરી શકે પણ આત્મદર્શન એ જાતે ના કરી શકે એ તો જ્ઞાની પુરુષ કરાવે ને થઈ જાય જ્ઞાની પુરુષ મહેનત કરાવે તો તો આપણે કહીએ નહીં કે મારું જ ફ્રેક્ચર થયેલું છે તો હું મહેનત શી રીતે કરી શકીશ આ ડૉક્ટર પાસે જઈએ ને એ ડૉક્ટર કહે કે દવા તારે લાવવાની તારે જાતે વાટવાની કરવાની તો તો આપણે એ ડૉક્ટર પાસે આવત જ શું કામ આપણે જાતે જ ના કરી લેત તેમ જ્ઞાની પુરુષ પાસે આવીએ અને મહેનત કરવી પડે તો અહીં સત્સંગમાં આવીએ જ શું કામ પણ જ્ઞાની પુરુષ પાસે તપ ત્યાગ મહેનત કશું જ ના હોય અને જ્ઞાની પુરુષને કશું જોઈતું એ ના હોય એ પોતે જ આખા બ્રહ્માંડના સ્વામી હોય તેમને શેની જરૂર હોય જ્ઞાની પુરુષ આ દેહના એક ક્ષણ પણ સ્વામિત્વ ભાવમાં ના હોય જે દેહનો માલિક એક ક્ષણ પણ ના હોય તે આખા બ્રહ્માંડનો માલિક હોય બહાર ગુરુઓ છે તેમને તો છેવટે માનનીય સ્પૃહા હોય કીર્તિની સ્પૃહા હોય જ્ઞાનીને તો કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી એમને તો તમે આહાર પહેરાવો છો એની એ જરૂર નથી એમને ઉલટો એનો ભાર લાગે ને કેટલાક ફૂલોના જીવડા ઉપર ચડી જાય એમને આ બધું શા હારું આ તો તમારા માટે છે તમારે જરૂર હોય તો હાર પહેરાવો આ સાંસારિક અડચણો હોય તો આ હાર પહેરાવવાથી દૂર થઈ જાય શૂળીનો ઘા સોએ સરે અમે એના કરતા નથી નિમિત્ત છીએ જ્ઞાની પુરુષના નૈમિત્તિક પગલાં પડે ને તમારું બધું સુંદર જ થાય બાકી જ્ઞાની પુરુષ એટલે જેમને કોઈ પણ જાતની ભીખ નથી લક્ષ્મીની વિષયોની માનની કીર્તિની કોઈ પણ પ્રકારની ભીખ તેમને ના હોય